પ્રથમ ત્રણ અધ્યાય તે હીન પ્રકરણ છે જેમાં શ્રોતા અને વક્તા સૌનક વગેરે ઋષિઓ અને સુધજી અનુક્રમે છે મધ્યમ પ્રકરણ ચોથા અધ્યાયથી છઠ્ઠા અધ્યાય સુધી છે જેમાં વ્યાસજી શ્રોતા અને નારદજી વક્તા છે ચોથા અધ્યાયમાં ભાગવતજીની રચનાનું પ્રયોજન રચનાકાર શ્રોતા પરીક્ષિતજી અને વક્તા સુખદેવજી સંબંધી પ્રશ્ન પૂછાયા તેમાં ભાગવતજીના રચવા પાછળનું પ્રયોજન અને નારદજીનું વ્યાસ મુનિના આશ્રમમાં આગમન તે ચોથા અધ્યાયમાં આવ્યું હવે પાંચમા અધ્યાયમાં નારદજી વ્યાસજીને સર્વ પુરુષાર્થોના સંબંધવાળું ભારત રચ્યું તે માટે અભિનંદન આપે છે અને વ્યાસજી પોતે કૃતાર્થ કે સંતુષ્ટ થયા છે એમ પૂછે છે ત્યારે પાંચમા શ્લોકમાં વ્યાસજી તેમના આત્માને સંતોષ કે પ્રસન્નતા નથી તેમ જણાવી છ અને સાત શ્લોકથી નારદજી સર્વ જાણે છે અને પોતાનામાં આવેલી ન્યૂનતા વિશે વિચાર કરવાનું કહે છે આઠમા શ્લોકમાં નારદજી વ્યાસજીને ભગવાનનો અમલ યશ સંપૂર્ણતાથી નથી કહ્યો માટે ન્યૂનતા છે એમ કહીને નવમા શ્લોકમાં ધર્મ વગેરે પુરુષાર્થોનું જે રીતે વિસ્તારથી કહ્યું છે તેમ વાસુદેવના મહિમા નથી કર્યા તે માટે દસમા શ્લોકમાં મહાભારતને કાગ તીર્થ કહે છે જ્યાં માન સરોવરના હંસો આનંદ પામતા નથી હવે અગિયારમો શ્લોક જો કે હું હું વગેરે તેવા વક્તા નથી અને અમારામાં શબ્દનું રમ્યપણું નથી ઉલટું કીર્તન કરવા માટે શબ્દોનો ખોટો પ્રયોગ હોય છે છતાં અમો વિગેરેનું વચન ભગવાનના સંબંધવાળું હોવા ઉપરથી કહેલું ઉપર કહેલા પ્રકારનું છે એમ નીચેના શ્લોકથી કહે છે અહીંયા હું હું વિગેરે એટલે નારદજી જેવા ભગવતીઓ અને અમારામાં શબ્દનું રમ્ય પણ નથી એટલે આવા ભગવદીઓમાં શબ્દોનું રમ્ય પણ નથી એટલે જે જે કહે છે તે સચોટ કહે છે એમાં શબ્દનું કોઈ અલંકૃત અલંકાર અલંકારિતા નથી ઉલટું કીર્તન કરવા માટે શબ્દોનો ખોટો પ્રયોગ હોય છે એટલે ઘણીવાર શબ્દો વ્યવસ્થિત રીતે ન પણ કહેલા હોય છતાં અમો વગેરેનું વચન ભગવાનના સંબંધોવાળું હોવાથી ઉપર કહેલા પ્રકારનું છે ઉપર કહેલું એટલે અંતઃકરણને શુદ્ધ કરનાર અને પરમહંસોને આનંદ આપનાર એવું જ એવા પ્રકારનું હોય છે એમ નીચેના શ્લોકથી કહે છે તદ વાઘ વાઘ વિસર્ગો જનતાક વિપ્લવો યસ્મિન પ્રતિશ્લોકમ અવધવ્યત્યપી નામાન્ય અનંતસ્ય યશોકેન્તાની યત શ્રણવંતી ગાયંતી ગણંતી માધવઃ જેની અંદર દરેક શ્લોકમાં વ્યાકરણના નિયમ હલો જેની અંદર દરેક શ્લોકમાં વ્યાકરણના નિયમો પડાયેલા ન હોવા છતાં જેનું સત્પુરુષો ગાન કરે છે અને ઉચ્ચાર કરે છે તેવા અનંતના યશના ચિહ્નવાળા નામો તેમના નામો છે તે વાણીની ઉજ્જવલતા જનતાના પાપોને નાશ કરનારી છે તદા તદાક વિસર્ગ તે અને તે વાણીની ઉજ્જવલતા તે એટલે પ્રસિદ્ધ હોવાથી ભક્તોએ કરેલા ભાષાના ગીતો એટલે અહીંયા સૌથી પહેલું જે તદવાક વિસર્ગો લખ્યું છે તેનું સમજાવે છે કે તે એટલે જે લોકોએ ભક્તોએ જે કરેલા છે તે અને એમના ગીતો એટલે વાણીની ઉજ્જવલતા ગીત ગોવિંદ વગેરેમાં પણ વગેરે પણ જનતાના એટલે પ્રાણી માત્રના પાપનો ઉત્તમ પ્રકારે નાશ કરે છે જેની અંદર એટલે કે શબ્દોથી એમ કહે છે કે શબ્દોનું બળ ઉત્તેજક નથી એટલે શબ્દોનું પોતાનું એટલું બળની જરૂર નથી પણ એની અંદર જે ભાવ છે અથવા એની અંદર જે એનો અર્થ છે તે જ વાણીની ઉજ્જવલતા છે ભાષામાં લખાયેલા ગ્રંથોના શ્લોકોમાં વ્યાકરણના નિયમોથી વિરુદ્ધ શબ્દોનો પ્રયોગ તે અબદ્ધ અને તાન માટે અથવા મૂર્ખના હૃદયમાં તેનો સ્વીકાર થવાથી અબદ્ધનો પ્રયોગ કરાય છે તેનું કારણ અનંતના નામોથી કહેલ છે એટલે અહીંયા એવું કહે છે કે શ્લોકો જે લખેલા હોય છે તે વ્યાકરણના નિયમોથી વિરુદ્ધ એટલે તેમની જે સંસ્કૃત ધાતુમાં જે મૂળ અર્થ હોય છે તે પ્રમાણે ન કરીને ખાલી તાન અથવા તૂક માટે અથવા તો તેને અલંકૃતતા માટે જે રીતે લખાય છે એવો કરવામાં આવે છે તો તેમાં એ એ જે નામ હોય છે એનું જે પાન કરે છે તેનો પણ નાશ થાય છે એક જ અર્થમાં ઘણા નામોનો પ્રયોગ કરવામાં આવે છે જેમ કે ત્રિભુવન આત્મભુવન વગેરે ભગવાન સર્વ તરફથી અનંત હોવાથી તેમના નામો અનંત જ છે તે માત્ર નામ જણાવનારા જ નથી પરંતુ યશના ચિહ્નવાળા છે તે શ્રવણ કરવાનું કારણ છે એટલે અહીંયા એવું કે છે કે જે ભગવાનના નામો છે તે માત્ર નામ જ નથી પરંતુ તે ભગવાનના કોઈ કાર્ય અથવા કોઈ ગુણ તેનું એના ચિહ્નવાળા છે એટલે ભગવાનના નામો છે તે અનંત છે અને તે નામો આવા યશના ચિહ્નવાળા છે યત એટલે જે નામો અથવા જે કારણથી વક્તા મળે ત્યારે લોક શ્રવણ કરે છે શ્રવણ કરનાર હોય ત્યારે ગાન કરે છે અને તેમ ન હોય ત્યારે ઉચ્ચાર કરે છે એટલે કે વક્તા અને શ્રોતા હોય ત્યારે એનું શ્રવણ અને ગાન થાય છે અને ન હોય ત્યારે ઉચ્ચાર કરે છે અને આ ઉપર કહેલા હંસો વગેરેનું કૃત્ય છે એટલે પરમહંસો જે કહ્યા છે તે આવા નામોનું શ્રવણ ગાન અથવા ઉચ્ચાર કરે છે ભગવાનના સંબંધવાળા ગુણો ભગવાનથી જુદા ન હોવાથી જે ગમે તે સ્થળે અવતાર લીધેલા ભગવાનની સેવા કરવામાં આવે છે તેમ હરકોઈ સ્થળે રહેલા ભગવાનના નામોનું શ્રવણ કરવામાં આવે છે એમ અર્થબળ જણાવ્યું એવી રીતે શબ્દોમાં ભગવાનના શબ્દો જ ઉત્તમ છે બીજા ઉત્તમ નથી તેમ જણાવ્યું એટલે અહીંયા ભગવાનના ગુણો અને ભગવાનના જે નામો છે તે જ ઉત્તમ છે અને બીજું કંઈ ઉત્તમ નથી તે જણાવે છે જે જે થયું મારું હલો આ શ્લોકના વ્યાખ્યાનથી તો જોઈ લીધું પણ સમગ્ર શ્લોકનો સ્વારસ્ય શું સમજમાં આવે છે એ જરા હા એમાં એવું કે છે હા એમાં એવું કહે છે કે જે તમે જે મહાભારત લખ્યું છે તે તેમાં અને અમે જે ગાઈએ છીએ એટલે કે જે પરમહંસો અને ભગવદીઓ ગાય છે તેમાં ભલે તૂક કે વ્યાકરણ બરાબર નથી હોતું પણ કારણ કે અમારી વાણીની ઉજ્જવલતા છે કારણ કે અમે ભગવાનના ગુણો ગાઈએ છીએ તો કોઈ પણ તૂક લય ન હોય પણ ભગવાનના નામનું જ એટલું મહત્વ છે કે એનાથી જ લોક તરી જાય છે એટલે વક્તા અને જે શ્રોતા હોય છે તે ભગવાનના સંબંધથી અને ભગવાનના ગુણો એમને ગ્રાહ્ય થાય છે ભગવાનના ગુણો અને કાર્ય હમ જે મને આટલું સમજાયું એટલે આમાં એવું એટલું માત્ર કહે છે કે ભગવાનના ગુણો ગાવા માટે વ્યાકરણની કે કશાની જરૂર નથી એમ એટલે ક્યારેક આલાપ લેવા માટે કોઈ શબ્દને ખેંચી દેવામાં આવે કે રસ્તો દીગરા ફેરફાર કરી દેવા આવે તે છતાં પણ એમનું હૃદય શુદ્ધ છે એટલે પરમહંસોને પણ આનંદ અપાવે એવી વાણી છે <laughs> હા સારું ચલો આમાં છે કોઈને કઈ પ્રશ્ન જે મને આમાં આગળ મને એમને હેલો હા બોલો બોલો હા એ આપણે જે મહાભારતની જે રચના થઈ ને તે તો દ્વાપર અને સંધિકાળમાં થઈ એટલે દ્વાપર પૂરો થયો ત્યાર પછી તો જે આમાં લખ્યું છે આમાં આવે છે તો સતયુગમાં ત્રેતાયુગમાં અને દ્વાપરના શરૂઆતમાં જે આગળના વખતમાં તો સ્ત્રીઓ અને શુદ્રો માટે વેદો તો હતા નહીં અને મહાભારત પણ નહોતું તો સ્ત્રીઓ અને શુદ્રો કેવી રીતે એમનું એટલે મોક્ષ માટે કેવી રીતે શું કરતા હશે ના ન થાય ને મોક્ષ એમનો આમ પણ ભારતથી પણ મોક્ષ નથી એટલે તો પછી મહાભારતમાં જેમ સ્ત્રીઓને શુદ્રો માટે લખ્યું છે તે શેના માટે લખ્યું છે એટલે ખાલી એ વાંચન માટે અથવા ભગવાનના યશગાન ગાવા માટે હા એટલે વેદ નો તો અધ્યયનનો પણ અધિકાર નથી શ્રવણ નો પણ અધિકાર નથી તો અહીંયા કમસે કમ શ્રવણાધિકાર તો મળ્યું અને એના દ્વારા જે ગૌણ ધર્મો છે ગૌણ ધર્મ નું આચરણ અથવા તો ભગવત શરણાગતિ ભક્તિ એમાં તો કમસે કમ પ્રવેશ થશે ને એ તાત્પર્ય તો પછી સતયુગની આગળના યુગોમાં એ મોક્ષનો પ્રશ્ન છે તો એ મોક્ષ તો જ્યાં સુધી મનુષ્ય દેહમાં પણ દ્વિજનો દેહ પ્રાપ્ત ન થાય તે અનુસાર મોક્ષ નો માર્ગ પ્રાપ્ત ન થાય પ્રારબ્ધ સંચિત કર્મો છે એનો નાશ ન થાય ત્યાં સુધી તો મોક્ષ કોઈને પણ પ્રાપ્ત ન થઈ શકે બ્રાહ્મણને પણ ન થઈ શકે તો આ બધી આવશ્યકતા તો એમના માટે પણ રહેલી છે હા અને અહીંયા જે લખ્યું છે ને હા શું બોલો કે ભાષામાં લખાયેલા ગ્રંથના શ્લોકોમાં વ્યાકરણનું એ મને સમજાયું પણ પછી એને એવું લખ્યું છે કે તેનું કારણ અનંતના નામોથી કહેલું છે તો આ સમજમાં નથી આવતું કે તેનું એટલે પાનનો નાશ કરનાર હોવાનું અનંતના નામોથી કહેલ છે એટલે આમ બેસતું નથી મેં આમ બોલી તો ગઈ પણ ખબર નહીં પડતી અનંતના નામો એટલે છે તો એના એનું કારણ અનંતના નામોથી કહ્યું એ તો આજે મૂળમાં કહ્યું છે ને નામાની અનંતસ્ય યશોંકિતાની એટલે ભગવાનના નામો અનંતના નામોનો મતલબ અહીંયા તાત્પર્ય છે ભગવાનના નામો ના એટલે ફૂટનોટમાં એવું લખ્યું છે કે તેનો એટલે પાનનો નાશ કરનાર હોવાનું એટલે એ એ કેવી રીતે તેનું પાનનો નાશ કરનાર એ સમજમાં નહીં આવતું કે ભગવાનના અનંત નામો છે તેનું પાન કરનાર નાશ કેમ કહ્યું હશે એ પાપનો નાશ કરનાર એવું લેવાનું અચ્છા પાપ એવું કહ્યું છે ને કે જે ભગવાનના નામો નું મતલબ શ્રવણ કરે શ્રવણ કરે એનું જે કીર્તન કરી શકે કીર્તન કરે ને ઉચ્ચાર કરે અને આ ઉપર કહેલા હંસો નો કૃત્ય છે તો હંસો એટલે આગળ જે પરમહંસ વગેરે કીધું હતું એવું એનું તાત્પર્ય છે મતલબ જે આગળના દસ નવમાં દસમા શ્લોકમાં એ વાત આવી હતી ને કે પરમહંસો ને આની અંદર આનંદ નથી આવતો માનવ તમે દસમા શ્લોકની અંદર જે પરોક્ષ છુપા કથનમાં હંસો કહેવાય છે તેઓ દૂધ અને જલનો ભેદ જાણનારાઓ કુદરતથી થયેલા મિશ્રણ પણ છૂટું પાડે છે એટલે કે ભગવત નામ ની અંદર એમને આનંદ આવે એના સિવાય મહાભારતની અંદર જે બધું ઠાકોરજીના યશ નું જે નિરૂપણ છે એ બધું એમને ગમતું નથી એ જ સેન્સમાં અહીંયા પણ એનો યુઝ કરેલો આવા મૂલમાં જે સાધવ પદનો પ્રયોગ કર્યો છે ને એ એ પ્રકારના સાધુજનો એ વાક્યોનું શ્રવણ ગાન કે કીર્તન કર્યા કરે છે એનો અહીંયા અર્થ આપ શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે કે એતચ્ચ પૂર્વોક્ત હંસાદિ સતામ કૃત્યમ પૂર્વોક્ત જે હંસાદિ થયા છે એવા જે સત્પુરુષ સાધુ પુરુષો છે એમના કૃત્યનું અહીંયા નિરૂપણ કરવામાં આવી રહ્યું છે એટલે આગળના શ્લોકમાં એ તો કીધું છે ને અહીંયા કે તેવી બુદ્ધિવાળા પરોક્ષ એટલે કે છુપા કથનમાં હંસો કહેવાય છે તેઓ દૂધ અને જલનો ભેદ જાણનારાઓ કુદરતથી થયેલા મિશ્રણને પણ છૂટું પાડે મતલબ શું ઉત્તમ છે મતલબ યશ નું ગાન છે ઉત્તમ છે એના સિવાયનું બધું યુઝલેસ છે એવી જાતની એમની વિશુદ્ધ બુદ્ધિ છે એટલે હંસની સાથે એમને કમ્પેર કર્યા છે એટલે એમને પણ હંસ કીધા આજે ભેટ છે પતિ છે પુરુષની કુદરતી ભેટ ભેટ છે એ ભેટ છે સમજે છે જે અહીં કુદરતી ભેટ ભેટ કહી ને તેને પણ છૂટા પાડશે કે કુદરતી ભેટ ભેટમાં પ્રકૃતિ પુરુષ આવશે ને પ્રકૃતિ પુરુષ જે થઈ છે દૂધ અને જળનો ભેદ જાણનારાઓ કુદરતથી થયેલા મિશ્રણને પણ છૂટું પાડે સ્પર્ધામાં સમજાય કે મતલબ કોઈ એવી પદાર્થ એવા પદાર્થ હોય કે જે નેચરલી એવા જ બન્યા હોય મતલબ જેમ દૂધ અને ઘરનું મિશ્રણ છે એવી રીતે કોઈ પણ પદાર્થ એવા બન્યા હોય જે ઓલરેડી મિક્સડ હોય કુદરતથી મિક્સ હોય આર્ટિફિશિયલ માણસો દ્વારા એને ભેગા ન કરાયા હોય પણ એની પેદાઈશ જ એવી હોય તો પણ એમાં શું સાચું અને શું ખોટું કે શું લેવું અને શું ન લેવું એવો ભેદ જે શકીએ નહી આ તો ભગવત યશ ગુણોનું વર્ણન ભેળસેળિયું જે કરી રહ્યા છે એના સંદર્ભમાં આ વાત છે અહીંયા મતલબ આગળના શ્લોક સાથે અને ગંગા મને એવું આમાં સમજાયું કે આગળ વ્યાસજીની જે મહાભારત માટે એવું કીધું ને મતલબ અહીંયા પ્રશ્ન એવું થયું કે દસમા શ્લોક સાથે અગિયારમા શ્લોકની સંગતિ કેવી રીતે છે એમાં દસમા શ્લોકમાં જે નારદજી એવું કીધું છે કે તમારા શાસ્ત્રમાં કાવ્યત્વ પણ નથી કે એ જાતનું પણ હા મતલબ ભગવદ યશનું ગુણગાન તો નથી એ તો મોટામાં મોટી એની ખામી છે પણ એના સિવાય જે કાવ્યની જે સૂર્યપ્રકાશના ઓનાથી મહાપ્રભુજે બતાવ્યું ને શબ્દનું રમ્યપણું અને અર્થનું રમ્યપણું વ્યંગ્ય અર્થ વિનાનું તો હલકું બનાવ્યું છે મતલબ એક જ શબ્દથી સીધો સીધો અર્થ નીકળી જતો હોય તો કાવ્ય શાસ્ત્રમાં એની બ્યુટી ન ગણાય તો એવું પણ તમારા શાસ્ત્રમાં નથી એમ કહીને નારદજીએ એમ એ પણ ભૂલ એમાં કાઢી મહાભારતમાં એની કન્ટિન્યુટીમાં એ વાત આવી કે અગર ભગવદ યશોગાન કે કીર્તન હોય એમાં જો એ જાતનું કાવ્યત્વ પણ ન હોય તો પણ એની એટલી ઉત્તમતા છે ઇન કેસ એમાં કાવ્યની બ્યુટી ન અપાય હોય તો પણ એને કઈ એક્ઝામ્પલથી આપ્યું ને કે એક જ અર્થવાળા ઘણા બધા નામો કોઈ સ્તુતિની અંદર જેમ ત્રિભુવન અને આત્મભુવન તો બધાનો અર્થ એક જ છે પણ એવા દસમા શબ્દોનો પ્રયોગ થયેલો હોય તેમાં કાવ્યની બ્યુટી નથી પણ કેમ કે ભગવાનનું ગાન કરાયેલું છે એટલે એવું હોય તો પણ અગર એમાં ભગવાનના યશનું ગાન છે તો એવું શબ્દ છે પણ તમારામાં બંને નથી એટલે એ મહાભારત જે છે એને હલકું કીધું પણ કે એ વાણીની ઉજ્જવલતા જતા બાપુ ચિત્ર અનંતના વ્યર્થના ચિહ્નવાળા તેમના નામો છે તો અચાનક અંદર એક તો ભગવાનના યશનું ગાન નથી ને બીજું કાવ્યશાસ્ત્રના હિસાબે પણ એની અંદર દોષ છે પણ એની કમ્પેરિઝનમાં નારદજી એવું કીધું અહીંયા કે કોઈ વ્યક્તિ ભગવાનના યશનું ગાન કરી રહ્યો છે પણ અગર એની અંદર કોઈ કાવ્ય તો નથી પણ તો પણ એની બ્યુટી વધારે છે એટલે ભગવાનના યશનું ગાન કરવું એને મેજર બ્યુટી માની છે એની સુંદરતા કે એની ઉત્તમતા વધારે છે એના સિવાયના વ્યાકરણના પણ દોષ હોય કે કાર્યના પણ દોષ હોય તો એને ત્યાં કોઈ ગણકારતો નથી પણ ભગવાનના યશનું પણ જ્ઞાન નથી ને ઉપરથી આ પણ દોષો છે એટલે બધું સામે દેખાય ભગવાનના યશના ગુણગાન વર્તન કરીએ કે મતલબ કોઈ વ્યક્તિ ભગવાનના યશનું ગુણગાન કરે પણ એ વાતે અસંજા પકડેલું હોય કે બીજા કોઈ એવા વ્યક્તિ હોય કે જે તમે ભણેલા રહેલા ન હોય કે બારે બાર જાણતા ન હોય પોતાની લૈંગવેજમાં ભગવાનના યશનું પણ ગાન કરી રહ્યા છે એમાં વ્યાકરણના નિયમોનો પણ ભંગ હોય કાવ્યશાસ્ત્રના નિયમોનો ભંગ હોય તો પણ કેમ કે એમાં ભગવાનના યશનું ગાન કરેલું છે એટલે એ ઉત્તમ છે સાથે પછી મહાભારત પ્રગટનાની જરૂર થઈ હતો બાળકો બધા પછી કોઈ પુસ્તકાલયની અનુભૂતિ તમારે કથાઓના એક્ઝામ્પલ ભક્તોના એક્ઝામ્પલ એ કોઈ એટલે કારણ કે ભગવદગીજી હજી પ્રગટ એ કોઈ વાત તો કોઈ આ ઉપર એટલે કોઈ સ્તુતિ કરે કોઈ ભગવાનની ઇન જનરલ સેન્સમાં કે કોઈ સામાન્ય વ્યક્તિ નોલેજ નથી એને બહુ જ્ઞાન નથી આ બધાનું ભગવાનની સ્તુતિ કરી રહ્યો છે ઠાકોરજીનું મહાત્મ્ય ગાઈ રહ્યો છે તો ભલે તો પોતાની ભાષામાં ગાતો એમાં આ બધી વાતો પછી ગણકારાય નહીં એમ એ કમ્પેર કરી રહ્યા છે નારદજી કે ઇમ્પોર્ટન્સ એનું વધારે છે વ્યાકરણનું કાવ્યનું કે ભગવાનના યશનું ગાન કરાયેલા છે એ એ ઉપર અહીંયા આવ્યું છે ને કે ઉલટું કીર્તન કરવા માટે શબ્દોનો ખોટો પ્રયોગ હોય છે છતાં અમો વગેરેનું વચન ભગવાનના સંબંધ વાળું હોવાથી ઉપર કહેલા પ્રકારનું છે એટલે એની ઉત્તમતા કેમ કે ભગવત સંબંધી છે એટલે છે એટલે નારદજી પોતાને પણ એમાં ઇન્ક્લુડ કર્યું એટલે અમારા જેવા ભક્તોના જે વચનો હોય बालबंधन से भगत कोई भक्ति जाने के भगवान हम लोगों को कोई से क्या बात आप अनुभव जीवन થઈ જાય કુદરતથી થયેલા મુશ્કેલ કુદરતથી થયેલા મુશ્કેલ એટલે દૂર થતા કુદરતથી થયેલા પુત્રમાં એટલે આપણે કરીએ ને મનુષ્ય કરે ને બીજું संश्लेषं त्याजयन्ति આ જે સહજ સિદ્ધ છે ને એનો અનુવાદ એમણે કુદરતી સિદ્ધ થયેલા એમ કરેલું છે એક જ અર્થમાં ઘણા નામોનો પ્રયોગ કરવામાં આવે છે જેમ કે ત્રિભુવન આત્મભુવન વગેરે તો હવે એમાં મતલબ ભલે અર્થના હિસાબે એની બ્યુટી ન હોય પણ જે શબ્દની બ્યુટી છે એ એ કાવ્યોની અંદર કે એ ગુણગાનમાં ના જોઈ શકાય કાવ્યશાસ્ત્રના હિસાબે મતલબ અર્થ ભલે બધાના એક જ નીકળતા હોય પણ એક જ અર્થના ઘણા બધા શબ્દોનો પ્રયોગ થયેલો હોય એમાં એવી ખામી કેમ જોવાની મતલબ શબ્દાલંકાર તો એમાં છે મતલબ નારાજી જે અહીંયા આવું કીધું ને કે જેની અંદર દરેક શ્લોકમાં વ્યાકરણના નિયમો પડાયેલા ન હોવા છતાં જેનું સત્પુરુષો શ્રવણ કરે છે ગાન કરે છે ઉચ્ચાર કરે છે તો એને કમ્પેર કર્યું ને એ રીતે તો એટલે વ્યાકરણના દોષો હોય કે કાવ્યશાસ્ત્ર સંબંધી દોષો હોય તો પણ કેમ કે ભગવત સંબંધી એ છે કે જે અહીંયા ઉપર કીધું કે શબ્દોનો ખોટો પ્રયોગ હોય તો એની કમ્પેરિઝનમાં ભગવત સંબંધી છે એટલે એની ઉત્તમતા માનવી છે એ ગમે ભક્તો દ્વારા કરાયેલા જે છે તો એને અહીંયા એક્ઝામ્પલ એનું અહીંયા એવી રીતે આપેલું છે કે તેનું કારણ અનંતના નામોથી કહેલ છે એક જ અર્થમાં ઘણા નામોનો પ્રયોગ કરવામાં આવે છે જેમ કે ત્રિભુવન આત્મભુવન વગેરે તો ભગવાન સર્વ તરફથી અનંત હોવાથી તેમના નામો અનંત જ છે તે માત્ર નામ જણાવનારા જ નથી પરંતુ યશના ચીનવાના છે તે શ્રવણ કરવાનું કારણ છે એટલે જે અહીંયા એ કમ્પેર કર્યું છે ને એનું સેન્સ એવી રીતે સમજાય છે કે ભગવાન મતલબ એક જ અર્થમાં ઘણા બધા નામોનો પ્રયોગ એની અંદર થઈ ગયેલો છે પણ એના બદલે કેમ કે બધા નામો ભગવત સંબંધી છે એટલે એની ઉત્તમ છે નહીં તો ન હોય એવું એનો મિનિંગ નીકળે છે તો મતલબ અર્થાલંકાર ના હોય ભલે બધા શબ્દોનો એક જ અર્થ નીકળે છે એટલે પણ એ શબ્દોની તો બ્યુટી છે જ ને એની અંદર મતલબ એનું પ્લસ પોઈન્ટ કેમ નથી એ રીતે એટલે જે જગ્યાએ આ નામનો પ્રયોગ ભગવાનના નામોનો પ્રયોગ કાવ્યશાસ્ત્ર કે અલંકારની દ્રષ્ટિથી કે અનુપ્રાસની દ્રષ્ટિથી ઉત્તમ ન ગણાતો હોય પણ કેવલ નામાવલીના રૂપમાં જ એક પછી એક નામ ધડાધડ આવી રહ્યા છે એમાં આ બધી વસ્તુઓ કાવ્યશાસ્ત્રની કોઈ કન્સિડર કરવામાં ના આવી હોય તો પણ કેમ કે એ બધા અનંત નામો છે ભગવાનના અનંત રૂપો ગુણો હોવાને કારણે એ સાર્થક છે સારું પ્રયોગ છે સુખી છે એ તાત્પર્ય જેમ આપણે પુરુષોત્તમ સહસ્રનામ જોઈએ તો એમાં આપણને એવું ના લાગે ને પણ એની સ્થાને આપણે મધુરાષ્ટક જોઈએ કે ઉભીજન વલ્લભાષ્ટક જોઈએ કે બીજા એવા સ્તોત્ર જોઈએ તો એની અંદર ફરી પાછો ક્યાંક શબ્દ લાલિત્ય જોવા મળશે જયારે નામાવલી બેઠા લખવા બેઠા છો અને એમાં પણ જે તે ભાગવત આદિનો કથાક્રમ છે એમાંથી ક્રમશઃ નામ લેવા છે તો તો હવે ત્યાં આપણે બધા કાવ્યશાસ્ત્રના અલંકાર કે અનુપ્રાસ તો ક્યાંથી ગોતવા ને એ આપણી સીમા આવી જાય ત્યાં લેખકની એટલે ત્રિભુવન એટલે આ જે ત્રણે હા આ ત્રણેય લોકો પર અધો લોક ઉર્ધ્વ લોક ને પૃથ્વી લોક મધ્ય લોક એને એ ત્રિભુવન અને આત્મભુવન એટલે પોતે પોતાના સ્વાસ્થ્ય આત્મા સ્વાસ્થ્ય નહીં નહીં અબદ્ધ માટે જે સમજાયું છે ને કે લોકોમાં વ્યાકરણના નિયમોથી વિરુદ્ધ શબ્દોનો પ્રયોગ છે અબદ્ધ અને તાણ માટે અથવા મૂર્ખના હૃદયમાં તેનો સ્વીકાર થવાથી અબદ્ધનો પ્રયોગ કરે છે એટલે કે ફિઝિકલ કેવું સમજાય કે આપણા નિયમોનો ભંગ હોય તો પણ કોઈ વ્યક્તિ મૂર્ખ છે એટલો જ્ઞાની નથી તો એના પણ હૃદયમાં બધાની વાણી ઉતરી જાય એ વાત હોય છે પણ અબદ્ધ સાથે અમે કેવી રીતે મેળવતી નથી ખબર આજે ભગવાનના નામો સંબંધી જે પણ છે એ શ્રુતિશ્લોકમ અબદ્ધવત્યથી એટલે કે તે જે શ્લોકમાં એ નામોનું નિરૂપણ કરવામાં આવેલું છે એની અંદર એ બદ્ધ ન થતા હોય એટલે આવતા હોય તો પણ મૂર્ખના હૃદયમાં તેનો સ્વીકાર એટલે એવા વ્યક્તિને પણ સમજાઈ જાય પણ બેઠું ટ્રાન્સલેશન કરેલું છે ને એટલે વાક્ય રચના થોડી આગળ પાછળ થઈ આ આ શ્લોક અહીંયા સંપન્ન થાય છે જો કોઈને આમાં વિચારવાની કોઈ વાત ન હોય આગળનો શ્લોક જેનો ક્રમ હોય તે તેનો હેલો હા દેવી દંડવત પ્રણામ આગળનો શ્લોક લઉં હા કોણ બોલો છો અલકા બોલું છું બરોડાથી હા હવે આપણે અગિયારમા શ્લોકમાં નારદજી જયારે એમ કહે છે કે અમે ઉત્તમ વક્તા નથી શબ્દનું રમ્યપણું પણ નથી છતાં પણ અમે ભગવાનના સંબંધવાળા જે વચનો વ્યાકરણના નિયમોને છોડીને કહીએ છીએ તો એટલા માટે કે જે મંદબુદ્ધિ વાળા જીવો છે એ પણ આ ગુણગાનનું શ્રવણ કરે કારણ કે ભગવાનના સંબંધવાળા ગુણો ભગવાનથી જુદા ન હોવાથી જેમ ગમે તે સ્થળે અવતાર લીધેલા ભગવાનની સેવા કરવામાં આવે છે એમ હર કોઈ સ્થળે રહેલા ભગવાનના નામોનું શ્રવણ કરવામાં કરવામાં આવે છે એમ અર્થ પર જણાવ્યું ભગવાનના શબ્દો જ ઉત્તમ છે બીજા ઉત્તમ નથી એમ જણાવ્યું હવે નારદજીએ જે અર્થ ઉપર હવે અર્થ સંબંધનો વિચાર કરવામાં આવે છે કે તેમાં જ્ઞાન સ્વરૂપથી અને ફલથી ઉત્તમ છે તેવી રીતે યજ્ઞો વગેરે એવી જ રીતે આચાર અને બીજા ધર્મ વગેરે વગેરે છે આ સ્વરૂપથી અને ફલથી ભગવાનની અથવા ભગવતીઓની સાથે હોય તો ફલાકારી છે કે એકલા હોય તો નથી એવો વિચાર થાય તે પૈકી નીચેના શ્લોકમાં પ્રથમ જ્ઞાની જ્ઞાનની નિંદા કરે છે એટલે કે અર્થ સંબંધમાં એટલે કે હવે નારાજી જે ઉપર અર્થબળ બતાવ્યું એની સામે હવે કાઉન્ટર ક્વેશ્ચન કરે છે કે તમે આ અર્થબળ તો બતાવી દીધું પણ વસ્તુ તો જ્ઞાન યોગ્ય આચાર બીજા ધર્મ એ એ જે સ્વરૂપ છે ને ફરતી તો ઉત્તમ છે પણ આ સ્વરૂપ છે અને ફરતી જો ભગવાનની અથવા ભગવદીઓની સાથે હોય તો જ કલાકારી છે એકલા હોય તો નથી એટલે કે જો એટલું જ જ્ઞાન હોય તો એ કલાકારી નથી નૈષ્કર્મ્યમ ત્યજુદ્ધ ભાવ વર્જિતમ ન સોભતે જ્ઞાન મલમ નિરંજનમ કુત પુનઃ સસ્વદ અભદ્રમ ઈશ્વરે ન ચાર્પિતમ કર્મ યદપ્ય કારણમ કપટ રહિત જ્ઞાન મોક્ષ પ્રાપ્ત કરાવનારું હોવા છતાં પણ અજ્યુત ઉપરના પ્રેમ વિનાનું હોય હલો હલો હા કરો તમે હા જીજી કહું સંભળાય છે ને હા બિલકુલ સંભળાય હા કપટ રહિત જ્ઞાન મોક્ષ પ્રાપ્ત કરાવનારું હોવા છતાં પણ અજીત ઉપર પ્રેમ વિનાનું હોય તે પૂરું શોભતું નથી તો પછી સદા અકલ્યાણકારી અને ઈશ્વરને અર્પણ કરેલું ન હોય તે અને જે કામના વિનાનું હોય તે શોભે જ કેવી રીતે એટલે કે કપટ રહિત એટલે કે જે જ્ઞાની છે તેને તો મોક્ષ પ્રાપ્ત કરાવશે છતાં પણ જો અજીત પર તેને પ્રેમ નથી તો એ શોભતું નથી તો પછી જે અકલ્યાણકારી અને જે ઈશ્વરને અર્પણ જ નથી કરેલું અને જે કામના વિનાનું એટલે કામના વિનાનું એટલે કે જે પ્રભુની પ્રાપ્તાની પ્રાપ્તિને એને કામના જ નથી તો પછી એ કેવી રીતે શોભે એવું કે છે હવે ભક્તિ સાથે જ્ઞાન વગેરે હોય ત્યારે ફળ પ્રાપ્ત થતું હોવાથી સંદેહ થાય છે કે ભક્તિનું ફળ છે કે જ્ઞાનનું તે દૂર કરવા માટે એકલા સંબંધિત નિર્ણય કરવામાં આવે છે એટલે કહે છે કે ફળ આ મને જે આ ફળ શેનાથી પ્રાપ્ત થયું ભક્તિથી થયું કે જ્ઞાનથી થયું એવું છે એ સંબંધી એટલા સંબંધી નિર્ણય કરવા કહેવામાં આવે છે અચ્યુતની ભક્તિ વિનાનું સાંખ્ય અથવા વૈદિક જ્ઞાન ભક્તિથી શોભાયેલું ન હોવાથી શોભતું નથી જ્ઞાનની શોભાથી જ્ઞાનીની શોભા થાય છે અને દીવાની પેઠે જ્ઞાન જ્ઞાન અજ્ઞાનનો નાશ કરે છે સોનાની પૂતળી પણ અલંકાર કર્યા વિના શોભતી નથી એટલે કે કોઈ એકનું જ્ઞાન કે ભક્તિ જો અચ્યુત ઉપર પ્રેમ નથી તો સાંખ્ય કરો કે વૈદિક જ્ઞાન પ્રાપ્ત કરો તો એ શોભાનું નથી જ્ઞાનની શોભાથી તો જ્ઞાનની જો શોભા હોય તો જ જ્ઞાનીની શોભા થાય છે જ્ઞાનીને પોતાના મનની જ પ્રસન્ન પણ થાય દીવાથી અંધારું જાય પણ એ અંધારાને દૂર કરશે તો પ્રકાશ નહીં થાય એટલે કે જ્ઞાનથી અજ્ઞાનનો નાશ થાય પણ ભગવત પ્રાપ્તિ નથી થતી એટલે કે સોના ગુદરીનું એક્ઝામ્પલ આપીએ સોનાની પુતળી પણ જો અલંકાર નથી તો શોભતી નથી સોનાની પુતળી એટલે કે આ જ્ઞાન અને અલંકાર એટલે કે ભક્તિ એ જો નથી હોતું તો શોભતું જ નથી હવે કહે છે કે જો કે નિરશ્વર નિરીશ્વર સાંખ્ય મતમાં ઈશ્વર ન હોવાથી ભક્તિ જ નથી એટલે નિરીશ્વર સાંખ્યમાં એવું કહે છે કે ઈશ્વર એ લોકો ઈશ્વરને જ નથી માનતા એવું મળે કે જગત જગત જે છે તે ઈશ્વર કાર્ય છે એમાં એમણે શ્રદ્ધા જ રાખવાની છે એ વાત થઈ આ નિરીશ્વરની સાંખ્ય મતમાં પણ જે શેષવાર વાળો છે એમાં પણ ઈશ્વરને સાત્વિક બે જ માને છે સાત્વિક બે જ માની લો એમાં પણ ભક્તિ નથી હવે આ જે છે તે સાંખ્ય મતમાં પણ ઈશ્વર ગુણવાળા વૈદિક મતમાં પણ યજમાન વગેરેમાં દેવતાનો આવેશ ન થાય ત્યારે તે લૌકિક જ હોવાથી અને સર્વની જરૂર હોવાનું કહેલું હોવાથી આ નથી સમજાયું અંતઃકરણ શુદ્ધ થાય તે માટે ભક્તિની જરૂર છે અને તે ભક્તિ ભગવાનના શાસ્ત્ર પ્રમાણેની જ હોવી જોઈએ અંતઃકરણ જો શુદ્ધ શુદ્ધ થાય તે માટે ભક્તિની જરૂર છે અંતકરણ ભગવાનના એ ભક્તિ પણ ભગવાનના શાસ્ત્ર પ્રમાણે જ હોવી જોઈએ જ્ઞાન પણ નિરંજનમ એટલે કે નીકળી ગયેલું જે કપટ જેમાં એટલે કપટ વિનાનું તેવું અવિદ્યાનો નાશ કરનારું અને કપટ વિનાનું હોવા છતાં શોભતું નથી વધારે કહેવાથી શું બધા શાસ્ત્રોમાં જે જ્ઞાન કહેલું છે તેના સ્વરૂપ અને ફલ ઉપર ઉપકાર કરનારી ભક્તિ છે તેથી ભક્તિ ના હોય તો તેનું સ્વરૂપ અથવા ફિલ ફલ સિદ્ધ થતી થાય નહીં એવો અર્થ છે હવે ઉત્તરાર્ધથી કર્મને પણ ભક્તિની જરૂર રહે છે એમ કહે છે તે સંબંધમાં કર્મ ત્રણ પ્રકારનું છે કામનાથી કરાતું કર્મ જ્ઞાનના અનુરૂપ અને ઈશ્વરની આરાધના રૂપ કર્મને પણ ભક્તિની જરૂર છે એવું કહે છે એ સંબંધમાં કર્મનો ત્રણ પ્રકાર કહ્યું છે કામનાથી કરાતું કર્મ જ્ઞાનના અંગરૂપનું કર્મ અને ઈશ્વરની આરાધના રૂપ તે પૈકી પહેલામાં ભક્તિની જરૂર છે તે સદા અકલ્યાણકારી શબ્દોથી કહે છે કર્મ કરવા સમયે અને ફળ આપવાના સમયે દુઃખરૂપ હોવાથી ભક્તિ ન હોય તો પુરુષાર્થ થતું નથી આ લીટી બી નથી સમજાઈ ગયું એટલે બીજામાં ભગવાનને સમર્પણ કર્યા વિના જ્ઞાનનું અંગપણું જ નથી બીજામાં એટલે કે જ્ઞાનના અંગ રૂપમાં જ્ઞાનનું એમાં જ્ઞાનનું અંગપણું જ નથી એટલે એમાં સમર્પણ નથી એટલે જ્ઞાનનું અંગપણું નથી સમર્પણ સમર્પણ જ ભક્તિ છે અથવા ભક્તિથી જ થઈ શકે તેવું છે તે જે કર્મ ઈશ્વરને અર્પણ કરેલું ન હોય એ શબ્દોથી કહેલું છે અને તે બીજા પ્રકારનું ભગવાનને અર્પણ કરેલું કર્મ થતું નથી એવો અર્થ છે ચ એટલે કે અનેક અનેક શબ્દથી ઈશ્વર માટે કરેલા કર્મનો સમાવેશ કરે છે વળી જે કામના વિનાનું હોય તે પણ ભક્તિ વિના શોભતું નથી આ કર્મ લૌકિક કર્મની પેઠે સંસારનું કારણ થતું નથી તેથી પંચરાત્રમાં કહેલું છે તેથી સર્વ કાર્યોમાં ભક્તિ ફલ માટે સહકાર કરનારી છે એટલે આટલું સમજાય છે કે જે કાર્ય તો આ કાર્ય તો બધા ઉત્તમ છે પણ જેનો વિષય હરી નથી તો એ શોભતું નથી અને આ છેલ્લી છેલ્લી જે છે કે આ કર્મ લૌકિક કર્મની પેઠે સંસારનું કારણ થતું છે આ કર્મ એટલે જે ઉપાસના ભક્તિરૂપ કર્મ ઉપાસના ભક્તિ વાળો છે અને જે ભક્તિ સહિત એનું એ કર્મ છે એ એ લેવાનું એ નથી સમજાતું આ શ્લોક થયો જોઈએ અચ્છા જેમને આમાં પૂરી થતું હોય તે પ્રયાસ કરો શરૂઆતથી તમારા એક પછી એક લ્યો એક એક કરીને શંકા જે છે હેલો હા જીજી હા તમારી જે શંકા છે એ એક પછી એક લો સૌથી પહેલા શું છે તમારી શંકા એક તો આ જે છે સદા આપણે આ કઈ ઈશ્વરને અર્પણ કરેલું હોય તે શોભતું નથી આ ઉપર છે ને ઉત્સાહનિકામાં ભગવાનની અથવા ભગવદીઓની સાથે તો ભગવાનની ભગવદીઓ કેવી રીતે લેવાય ભગવાનની સાથે હોય તો ભલાકારી છે તો ભગવદીઓ એ મને થોડુંક સમજાવ્યું નથી જ્યાં નારદજી ને જે વ્યાજ્ય ઉત્તમ પ્રકારના જે વાત થઈ ને હા શબ્દેશુ ભગવત શબ્દા એવો ઉત્તમા નાન્ય આગળ જે કહ્યું કે કાકતીર્થની જે વાત કરી જેમાં જે શબ્દોનો અર્થ ભગવાન નથી એ કાકતીર્થ સમાન છે એનાથી એ નિર્ણય થયો કે જે કંઈ પણ વર્ણન નિરૂપણ કરવામાં આવે એમાં ભગવત સંબંધી શબ્દો છે એ ઉત્તમ છે તે સિવાય ઉત્તમ નથી તો અહીંયા શબ્દનો વિચાર કરવામાં આવ્યો એટલે આ જે બારમો શ્લોક છે એમાં ઇદાનીમ અર્થે વિચાર કરી હશે અર્થના સંબંધમાં વિચાર કરવામાં આવી રહ્યો છે એમાં શું કહી રહ્યા છે તત્ર જ્ઞાનમ સ્વરૂપત ફલતશ્ચ મહત્વ આનો જે કંઈ પણ શાસ્ત્ર નિરૂપણ કરે છે એ નિરૂપણ કરવા પાછળ શાસ્ત્રનો પ્રયોજન શું છે કે શાસ્ત્રનું અનુસંધાન કરનારને જ્ઞાનમાં પ્રવૃત્ત કરવો છે ઉપાસનામાં પ્રવૃત્ત કરવો છે કે કર્મમાં પ્રવૃત્ત કરવું છે શું પ્રયોજન છે એનો અર્થ છે અર્થો નાનું પ્રયોજન તો જ્ઞાન છે એને તમે લો પહેલા તો જ્ઞાનની મહિમા તો સ્વરૂપતા અને ફલતા બંને રીતે વર્ણવવામાં આવી છે તે જ રીતે યજ્ઞાદિ તથૈવ આચાર તથા અન્ય ધર્માદય યજ્ઞાદિ કર્મોનું પણ નિરૂપણ છે સદાચારનું પણ છે અન્ય ધર્મ વગેરે પણ શાસ્ત્રમાં રહ્યા છે એ ભગવતા આ બધા શું થયા અર્થ થયો શબ્દની વાત પૂરી થઈ ગઈ આ બધા અર્થ છે શાસ્ત્રના તો પ્રશ્ન એ છે કે જે તે ભગવતા ભગવદીયશ્ચ સહ સ્વરૂપત ફલ સમા આહોસ્વિત ન જ્ઞાન યજ્ઞ આચાર અન્ય ધર્મો આ જેટલા પણ અન્ય જે પ્રયોજનો છે અર્થો છે એ ભગવાન સમકક્ષ છે અથવા માત્ર સમકક્ષ છે કે નથી એ વસ્તુ અહીંયા વિચારણી બને છે એ વિચાર કરતા સૌથી પહેલા અહીંયા જ્ઞાનનું નિરૂપણ કરી રહ્યા છે સત્ય પ્રથમ જ્ઞાનમ નિંદતી જ્ઞાનની અહીંયા નિંદા કરવામાં આવી રહી છે કે જ્ઞાન ને ભલે સ્વરૂપતા ફલતા મહાન માનતા હશે લોકો પણ એ ક્યારે પણ ભગવાનના સમકક્ષ કે ભગવતી સમકક્ષ આવી શકતું નથી ભગવાનના ને ભગવદીના સમકક્ષ એવો અર્થ લેવાનો હે બીજું શું હતું એટલે વૈદિક મતમાં પણ યજમાન વગેરેના દેવતાનો આવેશ ન થાય ત્યારે તે લૌકિક જ હોવાથી અને સર્વની જરૂર હોવાનું કહેલ હોવાથી એમાં યજમાન જે કરતા હોય એ જે વૈદિક મતમાં જે કરતા હોય એમને તો લવ આવેશ થાય પણ આ યજમાનમાં આવેશ એ સમજ નથી પડતી વૈદિકેથી યજમાનાદિ દેવતા ભાવે લૌકિકત્વાત યજ્ઞ જે છે વૈદિક યજ્ઞ એમાં જયારે યજમાન યજ્ઞ કરવા માટે બેસે તે વખતે જેમ યજ્ઞના પદાર્થો યજ્ઞની વેદી એના ઉપકરણો એના ઋત્વિક વગેરે એ બધાની અંદર સત્તર દેવતાઓ છે એનું આવાહન કરવામાં આવે છે જેમ આપણે ત્યાં ભગવત સેવામાં દિવ્ય સ્વરૂપના સંબંધથી સેવોપયોગી પદાર્થોની કોઈ ને કોઈ સ્વરૂપાત્મકતાનો વિચાર છે અને એ જ રીતે સેવામાં જે પ્રવૃત્ત થયા છે નિશ્ચિત સેવા કરતા અને એનો જે પરિકર એની પણ કોઈ કોઈ જાતની સેવા ભાવના એમના સંબંધમાં વિચારવામાં આવી તો એ જ રીતે યજ્ઞની અંદર પણ એવું છે તો યજમાન જે છે એના અંદર જ્યાં સુધી યજમાનની અંદર જે દેવનું પ્રતિષ્ઠાપન થવું જોઈએ એ દેવતા ત્યાં સન્નિધિ કરતા નથી તેવા યજમાન દ્વારા કરવામાં આવતો યજ્ઞ એ કેવલ લૌકિક યજ્ઞ છે ક્રિયામાં એટલે એમાં પણ એવો આવેશ આવવો જોઈએ યજમાનમાં પણ એવું જી જી હવે બીજો એક પ્રશ્ન છે કે કર્મ કરવા સમયે અને ફળ આપવાના સમયે દુઃખરૂપ હોવાથી ભક્તિ ન હોય તો પુરુષાર્થ રૂપ થતું નથી એટલે ફળ આપવા સમયે એ સમજાતું નથી બીજા પેરેગ્રાફમાં ત્રીજી બીજા પેરેગ્રાફમાં ત્રીજી લીટી જીજે यो तत्र कर्म ત્રણ પ્રકારના કર્મ કયા કામનયા ક્રિયમાણમ એક ધ્યાનાંગમ બે અને ઈશ્વરારાધન લક્ષણમ વા તત્ર આદ્યે ભક્તપેક્ષા નીતા જે પ્રથમ છે એમાં ભક્તિની અપેક્ષા નિયત છે આદિ કયું કામનયા ક્રિયમાણમ એ તો મજબૂરી કરનાર મહાત્મા ગાંધી તો કરવું જ પડશે ત્યાં તો ભક્તિ ભાવે ન પુરુષાર્થ રૂપમ ભક્તિ ન હોય અને કરે જઈ રહ્યો છે ગધેડાની જેમ ક્લેશ જ થવાનો છે એ તાત્પર્ય છે એટલે એની પુરુષાર્થ રૂપતા નહીં થાય પુરુષાર્થ રૂપતા એટલે એ પુરુષ છે એની કામના કે એનું પ્રયોજનને સિદ્ધ કરનારું એ કર્મ નહીં બને જો એમાં ભક્તિ નહીં હોય ઓકે હા હા એટલે દુઃખરૂપ હોવા છીએ બીજું છે ને તો છેલ્લો લીટી છે કે આ કર્મ લૌકિક કર્મની પેટે સંસારનું કારણ થતું નથી તેથી પંચરાત્ર માં કહેલું છે કે સર્વ કાર્યમાં ભક્તિ ફળ માટે સહકારી છેલ્લું છે ને આ કર્મ લૌકિક કર્મની પેટે એટલે આજે ઉપર ઈશ્વરની આરાધના રૂપ જે ઉપાસના વાળી ભક્તિ કઈ અને બીજી આપણે ભક્તિ સહિત જે કર્મ છે આપણું તો કર્મ એ એ સંસારનું કારણ થતું નથી એ બાદ નથી સમજ પડતી એ જોઈ લો ભક્તિ ભક્તિ સહિત હોય તો સંસારનું કારણ નથી જ થતું હમ બંને ઉપાસના ભક્તિ છે હા એક મિનિટ જી જી આમાં પાછું ક્યારેક નેટનું કનેક્શન લૂઝ થઈ જાય ને ત્યારે આપણે એમ લાગે કે આપણે સુતાર તો થઈ ગયા બોલીને તો ચાર સેકન્ડ પછી ત્યાં અવાજ પહોંચે ત્યાં દરમિયાનમાં એમ સમજે કે આ સામે બોલવી છે ચૂપ છે એટલે એને બોલવાનું ચાલુ કરી દીધું આનો અંત જ નથી આવતો કાલે આપણે કરીએ આંદોલન વાવતા કાળા વાવતા લઈને જઈએ સારું ચલો તો જુઓ Thank you. शाश्वत अभद्रमिति साधनकाले फलकाले च ક્લેશરૂપત્વાદ ભક્તિભાવેના પુરુષાર્થ રૂપમ સ્યાત આ પહેલાના સંબંધમાં કર્યું દ્વિતીય ભગવતી સમર્પણ વ્યતિરેકેણ જ્ઞાનાંગતૈવ નાસ્તિ સમર્પણમેવ ભક્તિ જે બીજો જે પ્રકાર છે એના સંબંધમાં આજ્ઞા કરી રહ્યા છે કે એ કયો પ્રકાર થયો બીજું જે છે જ્ઞાનાંગ છે તો એ ભગવતી સમર્પણ વ્યતિરેકેણ એ ભગવાન ને સમર્પણ કરવાનું એ કર્મ નથી એનાથી વ્યતિરિક્ત જુદો છે અને જ્ઞાનાંગ તૈવ નાસ્તી સમર્પણમેવ ભક્તિ ભક્તિ સાધ્યમ વા એ સમર્પણ જ એ અહીંયા ભક્તિ છે અથવા બીજો અર્થ એનો કહી રહ્યા છે કે ભક્તિથી શાંતિ હોય એ વાત અહીંયા કહેવામાં આવી છે કે નચાર પિતમ કર્મેથી આ મૂલમાં જે કહેવામાં આવ્યું કે જે પ્રભુને અર્પણ નથી કરવામાં આવ્યું એ વસ્તુ તો એ કર્મ જ નથી ન ભગવતી અર્પિતમ કર્મ ભવતી ભગવાનને જે અર્પિત કરવામાં નથી આવતું એ કર્મ જ નથી કહેવાતું ચકારાદ ઈશ્વરાર્થમ વા ક્રિયમાણમ અને આમાં જે નચ અર્પિતમ એમાં જે ચકાર છે એનો આશય સમજાવી રહ્યા છે કે જે ઈશ્વરના માટે જે કરવામાં નથી આવતું એને પણ અહીંયા કર્મ નહીં સમજવું જોઈએ એટલે ઈશ્વરને અર્પિત કરવું અથવા તો ઈશ્વર માટે કરવું તો જ એની કર્મરૂપતા છે તદપી અકારણમ પંચરાત્રોક્તમ યદપી અકારણમ આમાં જે મૂળમાં જે આજ્ઞા કરી ને કે યદપ્ય કારણમ અકારણ કર્મ છે એ અકારણ કર્મ શું જે સા પરાનુરક્તિ ઈશ્વરે સા પરા અનુરક્તિરીશ્વરે સહિના પુત્ર નૈરાશ્યેન અમુષ્મિન મનકલ્પનમ એમ ભક્તિનું નિરૂપણ નારદ ભક્તિ સૂત્રમાં કરવામાં આવ્યું છે એ પણ આ અનુરક્તિ છે એને ભક્તિ કહેવાય છે અને એ અનુરક્તિ કેવી હોવી જોઈએ કે જે ઐહિક અને પારલૌકિક બંને પ્રકારની કામનાઓથી શૂન્ય હોવી જોઈએ તો અકારણ પંચરાત્રમાં કહે સત્ય લૌકિક કર્મવત સંસાર કારણત્વા ભાવાત તસ્માત સર્વ કર્મસુ ભક્તિ સહકારિણી આનું જે ફલ છે એ સંસારમાં પ્રવૃત્તિ કરાવવું નથી એટલે સર્વ કર્મની અંદર ભક્તિની તો અપેક્ષા છે છે અને છે એ કર્મ ચાહે જ્ઞાનાંગ હોય અથવા બીજું કર્મ છે સકામ હોય ત્રીજું છે એ ઈશ્વર આરાધન સ્વરૂપ હોય એમ કોઈ પણ પ્રકારનું કર્મ હોય એની અંદર સહકારી ભક્તિ હોવી આવશ્યક છે એટલે નશો ઘટે જ્ઞાનમ અલમ નિરંજનમ એ રીતે જ્ઞાન પણ શોભતું નથી એ જ રીતે જે કર્મ છે કર્મ પણ નથી રહેતું શોભતું નથી એ તાત્પર્ય જી જી પ્રેક્ષણ નિરીક્ષણ મૂલ્ય આવ્યું છે જ્ઞાનમાં એ પણ નથી નોંધ્યું એટલે અહીંયા જે ધ્યાનમાં જે ભેદ બતાવે નિરીશ્વર સ્થાન ચંદ્રમાં તો કીધું કે એમાં ઈશ્વર જ નથી એટલે બહુ ભક્તિ લોકો સવાલ નથી એ નિરીશ્વર સ્થાન છે અને જ્ઞાન વિષયમાં માત્ર શ્રદ્ધા રાખવાની છે ત્યારે ચોથું ફૂટનોટમાં આવશે કે જણાવેલ વિષય એટલે કાર્ય ઈશ્વર કાર્ય ઈશ્વર એટલે જગત નિરીશ્વર જણાવેલ વિષયમાં છે એટલે ભક્તિનું કશું નથી અને જણાવેલ વિષયમાં એની જોકે ફૂટનોટમાં આ કેવું કહે છે કે જણાવેલ વિષય એટલે કાર્ય ઈશ્વર કાર્ય ઈશ્વર એટલે જે કારણોની ગણના કરી હોય કે જે જગત હોય એવું એ ફૂટનોટ એવું છે જણાવેલ વિશે એટલે કાર્ય ઈશ્વર નિરીશ્વર સાંખ્ય મતે ઈશ્વરા ભાવા એવો ભક્તિ નાસ્તી એ બરોબર તો પછી નિરૂપ્ય અર્થે શ્રદ્ધા માત્ર એમાં પછી નિવૃત્તિમાં જણાવેલ વિષય એટલે કાર્ય એટલે હું પૂછું છું કે કાર્ય થી જગત ની બધા તત્વોને જાણવા સમજવાનું એટલે એમાં શ્રદ્ધા એને ખરી રાખવાની છે અને ઈશ્વર વાળા સાંખ્ય મતમાં પણ ઈશ્વર ગુણ વાળા જ છે તો હવે શેશ્વર સાંખ્ય તો વેદ સંમત છે તો એમાં ગુણવાળા છે એટલે એટલે એની ફૂટનોટ પણ એમ બતાવી છે કે હા એટલે શેશ્વર સાંખ્યમાં ઈશ્વરને સદા સાથે જ દેહ હોવાનું મનાય છે તેથી તે અચ્યુત નથી એટલે ધ્યાનરૂપ તેમની ભક્તિ પણ અચ્યુતની ભક્તિ નથી તેથી તેની શોભા પણ નથી હોય એટલે અક્ષરની ઉપસ નથી નહીં આ જે છે ને એ વેદ બાહ્ય પ્રકારો જ છે બધા તો પછી ઈશ્વર કહેવાનો અર્થ ખાલી ઈશ્વરને માન્યા છે ઈશ્વર છે એ કેટલીક યુક્તિઓ ઈશ્વરને સ્વીકાર્યા વગર ઉત્પન્ન થઈ થતી નથી હોતી એના કારણે તાર્કિક આવશ્યકતાને દૃષ્ટિથી ઈશ્વરનો સ્વીકાર કરતા બધાને બધા કોઈ ઘણા બધા પાંચો બહુવિધ પ્રોક્તા કેટલાક સાચો આવા છે કેટલાક સેવા છે એને ગણાવી રહ્યા એટલે એના વિષયમાં મતલબ એ બંને પણ એની પણ શોભા નથી એવા પણ ભક્તિ પોસિબલ નથી એટલે એટલે એ ઈશ્વર પણ પ્રાથમિક ગુણોથી બદ્ધ જેવો છે એવું છે હા એટલે સાર્વિક દેવો એ પછી ઈશ્વરની ઈશ્વરતા ક્યાં જયારે બધું તે ગત થઈ ગયો તો પછી એવાઓનું ફરજ શું ઈશ્વર હોય પણ સગુણ માનતા હોય તો પછી તો એવું છે ને કે આપણે ત્યાં બ્રહ્મા વિષ્ણુ શિવ વગેરેને પણ એ જાતની સગુણતા તો માને છે નિયામક છે બદ્ધ નથી ને સંતાનાશક્તિથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે સંતાનતાનો નાશ થઈ શકે સ્વરૂપસ્થતા થઈ શકે એ જાતની તો સર્વસામાન્ય કોઈને તો પ્રાપ્ત થઈ જ જાય ઈશ્વર વાળાને પણ છે આવું પાર્શિયલ ઈશ્વર માટે થઈ જતું હોય ને આ અહીંયા કીધું ને કે વૈદિક મતમાં પણ યજમાન વગેરેમાં દેવતાનો આવેશ ન થાય ત્યારે તે લૌકિક જ હોવા છે સર્વની જરૂર હોવાનું કહેલું હોવાથી અંતઃકરણ શુદ્ધ થાય તે માટે ભક્તિની જરૂર છે હવે જ્ઞાનના પાઠમાં આ વિષય ક્યાંથી ગુજરી ગયો આમાં એટલે કે જ્યાં સુધી દેવતાનો આવે છે યજમાનમાં ન થાય ત્યાં સુધી એ જે કર્મ કરે છે એ લૌકિક છે અને સર્વની જરૂર હોવાનું કહેલું હોવાથી એનાથી સમજાતું એટલે કર્મ સિદ્ધિ સ્યાત તથા ના વિદુષો ભવે એમ વેદ કહે છે એટલે જે કર્મકર્તા છે એ કર્મકર્તા જો બ્રહ્મજ્ઞાન સંપન્ન છે એને જે જાતનું કર્મ સિદ્ધિ અપાવે છે એવું જ્ઞાન રહિત વ્યક્તિને કર્મ સિદ્ધિ અપાવતું નથી તો આપણું જે જ્ઞાનનું પ્રકરણ ચાલી રહ્યું છે ને એની અંદર આ પણ જ્ઞાન એ રીતે નિરૂપણ કરી રહ્યા અને ધ્યાનના અંગરૂપ કર્મ એટલે એ કેવું છે ધ્યાન માર્ગી છે કર્મ કરે મેં એને છેલ્લી લાઈનમાં કીધું છે ને ફર્સ્ટ કે બધા શાસ્ત્રમાં જે ધ્યાન કરેલું છે તેના સ્વરૂપ અને ફલ ઉપર ઉપકાર કરનારી ભક્તિ છે તેવી ભક્તિ ન હોય તો તેનું સ્વરૂપ અથવા ફલ સિદ્ધ થાય નહીં સર્વથા સિદ્ધ ન થાય એવું સંસાર મુખ્ય ન સ્વરૂપ પણ ન થાય સ્વરૂપ અને ફલ બંને સિદ્ધ ન થાય પણ એમાં એની ઉપયોગીતા શું એના સ્વરૂપમાં મતલબ જે જ્ઞાન છે એ જ્ઞાન પ્રાપ્ત કરે કે જ્ઞાનની સાધના કરે તો સાધના અવસ્થામાં ફરવા તો ઠીક છે ચલો શરણાગતિ વગર એ ઉત્તમ ફળ ન મળે કે ભગવાન એ જ આખા ભગવાનના સ્વરૂપને જેમ હમણાં જ્ઞાન વિજ્ઞાન યોગમાં જે રીતે આવ્યો હતો ગીતાજીમાં હમણાં જે શ્લોક તો ફળમાં તો ઠીક છે પણ એની સાધનામાં એની શું ઉપયોગીતા છે

ज्ञान मार्ग से तो ज्ञान मार्ग में जी पर अंतरंग बहिंग पक्ष है ज्ञान एट ज्ञान तात्पर्य नहीं ज्ञान से एक कोई जात ब्रह्म ज्ञान है ब्रह्म संबंधी ज्ञान ब्रह्म संबंधी ज्ञान मतलब ईश्वर सृष्टि स्थिति लय करता है નિયામક છે ફલદાતા છે સર્વાંતર્યામી છે આ પ્રકારનું જે જ્ઞાન છે એને અહીંયા આપણે જ્ઞાન સમજવું જોઈએ એ જ્ઞાન તો સર્વત્ર આવશ્યક ગણાશે જેમ કે તમે એના આપણે જે લેવલથી શરૂ કરી રહ્યા છીએ ત્યાંથી શરૂ કરી શકીએ એટલા પૂરતું એક બે ને ત્રણ જેટલું જ્ઞાન આપણને હોય એનાથી એનું સ્વરૂપ નિષ્પન્ન થતું નથી તો આખી જે સિસ્ટમના અંતર્ગત તમે જે સાધન ને પકડ્યો છે એ સાધન માત્રના જ્ઞાનથી એનું સ્વરૂપ નહીં બને એ સાધન જે સિસ્ટમનો પાર્ટ છે એને પણ આપણને ધ્યાનમાં લેવું પડશે એટલે શરીરના કોઈ એક ભાગની ચિકિત્સા કરવી છે પણ સમગ્ર શરીરનો અગર જ્ઞાન નથી તો એ પાર્ટની ચિકિત્સા પર તમે કેમ કરી શકશો शरणागति का मतलब शरणागति पुरुष तो है सतत साधन ना अनुरूप जितनी आवश्यकता है હા એટલી બધી સર્વશ્રેષ્ઠ આવશ્યકતા નથી શરણાગતિ અને ભક્તિ છે ને એ ભક્તિ માર્ગમાં તો એને બહુ વધારે જોર આપીને અલગ બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે પણ અન્યત્ર શરણાગતિ અને ભક્તિને કોઈ પૃથક નથી માનવામાં આવતી શરણાગતિ પર તો ભક્તિ આવી ગઈ ભક્તિ પર તો શરણાગતિ આવી ગઈ એમાં એવું આવ્યું કે એની કર્મ કરવા સમય અને ફલ આપવાના સમય દુઃખરૂપ ભક્તિ ના હોય તો પુરુષાર્થ રૂપ થતું નથી પહેલા નંબરમાં એટલે કામ નથી કરાતું તો એમાં હવે મતલબ કૃષ્ણનું ઇન્વોલ્વમેન્ટ ક્યાંથી આવી ગયું મતલબ કામનાથી જે વ્યક્તિ કરતો હોય તો સિદ્ધાંત મુક્તાવાલીમાં જે રીતે મહાપ્રભુ જે કીધું એના માટે બ્રહ્મા વિષ્ણુ અને શિવના લેવલ ઉપર એ વ્યવસ્થા ભગવાને બનાવી છે જેને મુક્તિની કે સ્વર્ગાદી લોકની એવી જાતે લૌકિક પારલૌકિક કામના હોય એવા પછી કૃષ્ણની ભક્તિ કૃષ્ણની શરણાગતિનું ઇન્વોલ્વમેન્ટ કેવી રીતે આવે કે પછી કેવલ પાંચરાત્રમાં જે વિષ્ણુ ની ઉપાસનાનો ક્રમ છે એ સંદર્ભમાં ખાલી અવશ્ય નથી એટલે આમાં એવું લાગે તેના અંદર ભક્તિ ન હોય એટલે એની જે કર્મ છે એ ઈશ્વરને ઉદ્દેશીને ન કરવામાં આવતું હોય અથવા તો ઈશ્વરની હાજરીને ધ્યાનમાં લઈને ન કરવામાં આવતું હોય તો એનું સાધન અને ફળ બંને છે એ સુખદ બની શકે તાત્પર્ય છે કે આજે જે આટલું બધું પશ્ચિમીકરણ થઈ ગયું તેમ છતાં પણ આપણી સ્થિતિ કેવી છે કે જ્યાં સુધી તમે કાગળ ઉપર કંઈ પણ ન લેવો કે લખો નહીં ત્યાં સુધી આપણા મનમાં વિશ્વાસ નથી તમે આની અંદર મોક્ષ રાખવો હોય કે સુખ રાખવો તમારો બધો બેંક વ્યવહાર બધું આ ક્ષેત્ર તમે તો તરફ થઈ એટલે એ રીતે જે વ્યક્તિ કર્મ છે એ સ્વયં સ્વભાવથી મનુષ્યને ફળ પ્રદાન કરશે અને પ્રાથમિક એવી આસ્થા હોવાથી કોઈ વ્યક્તિ કર્મની અંદર પ્રવૃત્તિ થઈ પણ જાય પણ કરતા કરતા છેલ્લે છેલ્લે એને ભગવાન યાદ આવ્યા વગર રહે નહીં કે ભગવાન આમાં જે ભૂલચૂક થઈ હોય અધૂર વધુ રહ્યું હોય મહેરબાની કરીને બધું કરી દેજો પૂરું કરી દેજો આમ ખૂટતું હોય તો નાખી દેજો વધારે થઈ ગયું તો કાઢી દેજો એમ કરીને એ માણસ કઈ કયા વગર નથી રહેતો નહીં તો એ અહીંયા તાત્પર્ય છે સકામ વ્યક્તિને તો ખાસ હશે જે નિષ્કામ કરી રહ્યો છે એને તો આ બધી ઉપાધિ નથી કેમ કે એને તો કરવાનું છે સકામ ને સૌથી વધારે રહેશે કે ભાઈ આને કોઈ જોઈ રહ્યું છે કે નહીં બધું એમને ડોલમ ડોલ છે એટલે એને તો આવશ્યકતા જરૂર પડશે એ બધું ખુશ રહેશે કર્યા પછી પણ મનમાં સંશય રહેશે કે થયું હશે એ વાત થયેલા નથી ચારનો ટાઈમ થઈ ગયો તો પછી હવે આપણે અહીંયા રાખીએ